અને એ પ્રકારના જુદા જુદા લખાણને મારા વેબસાઇટ ઉપર મૂક્યા છે Rahul Mehta dot com slash three zero one dot HTM Rahul Mehta com slash three zero one dot જુદા જુદા અમે લખાણ આપ્યા છે right to recall police commissioner right to recall PM right to recall district education officer right to recall general Lokpal to recall reserve bank governor અને એમાં આ જે પત્રિકા છે એના પાના નંબર સાત ઉપર મેં right to recall district education officer કે જિલ્લા શિક્ષણ અધિકારી ને નાગરિકો નોકરીમાંથી દૂર કરી શકે એ માટે હવે જ્યુડિશિયરીના રાઇટ ટુ અને રાઇટ રિકોલ કઈ રીતે સુધારા લાવી શકે છે તો એમાં આપણે મેં દરખાસ્ત મૂકી છે કે right to recall supreme court છે કે રાઇટ ટુ રિકોલ હાઈકોર્ટ છે કે ટુ રિકોલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે કે right to recall public prosecutor આ બધી દરખાસ્તો હવામાન જ લાવો આપણા ઘણા બધા મિત્રો અમેરિકામાં હશે વાતચીત કરતી તો કહેતા હશે તમે પૂછજો કે અમે તમારા ટ્રાફિક કોન્સ્ટેબલે તમારી પાસેથી કેટલી વખત પૈસા માંગ્યા હું અમેરિકામાં નવ વર્ષ રહ્યો nineteen ninety two nineteen ninety nine આ લોકો મને કાફી કોન્સેબલરો છે જુદા જુદા સમયે જુદા જુદા લેવા દેવાનો કા બે કે 5 વાગે પેલીઓ મને ખંપો આપું જવા દીધો પૈસાનો સોમાન બીજી વગર મને 1500 રૂપિયા ના કાઢી લ્યો બધું મોણ્યું ત્યારે પણ એના હાવાણો તો કે બીજપકી પગા સોરા આપની સુમતાને ડન કરી આમાં છોડી પાંચ મની બે વખત મને કાલ તો બાર વખત ના છોડી દીધો ખંપો આપીને આખોળ ને દીધી ડારું હતી ગો નું હતું બધું બરાબર મને છોડી દીધો પાંચે માંથી એક વખત એને એમ નથી કીધું કે મને પચીસ ડોલર પચાસ ડોલર આપતો હું તને દંડ નહીં કરું શું કેમ કે પોલીસ કમિશનર સત્તા ગોઠવે છે તે મને સૌ પ્રથમ જયારે ઓગણીસો બાણુંમાં ટ્રાફિક કોન્સ્ટેબલે રોક્યો અને ઠપકો આપી જવા દીધો એટલે મને થયું કારણ મારા પાસે વીસ ડોલર કેમ ન માગ્યા એટલે પછી મને ખબર પડી કે એનો પોલીસ કમિશનર સત્તા ગોઠવે છે એટલે જ્યારે મારાથી લાલલાઈ કુદાઈ ગઈ હશે કે ઓવર સ્પીડિંગ થઈ ગયું હશે ત્યારે ટ્રાફિક કોન્સ્ટેબલે રોક્યો તો એના મગજમાં એક સશક્તિકરણ હતી કે આ માણસ કમિશનરનો એજન્ટ તો નથી ને જે કેમેરા કેમેરા બધું છુપાવી રાખ્યું હશે અને હું કંઈક ભરતીવાર કરીશ ને સાબિત કરી જશે અને મારી નોકરી જશે કદાચ જેલ પણ થાય પછી મને થયું કે પોલીસ કમિશનર કેમ ટકતા પડે છે આપણા પોલીસ કમિશનરની જેમ વ્યવહારિક બુદ્ધિ કેમ નથી લડાતો કે ભાઈ ભેગા કરીને અડધા પૂરા કરતા મને એના પોલીસ હું સોફ્ટવેર એન્જિનિયર છું કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ પણ હું અમેરિકામાં છ મહિના મારું કોમ્પ્યુટર પ્રોગ્રામિંગનું કામ કરતો હતો ત્યાં ત્રણ ચાર મહિના જુદા જુદા વિષયોનો સ્ટડી કરતો હતો પેરાલીગલ પેરામેડિકલ એમાં પછી મેં અદાલતોમાં બેસવાનું શરૂ કર્યું પછી મેં એમને પોલીસ ટ્રેનિંગના નો સ્ટડી કર્યો તો એમના જે પોલીસના બે વર્ષના ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે એના છ મહિના આ જ હોય છે બે ધોર દેખા કોણ કરેેલ છે ભેલ ભેકા છે કેટલા વર્ષ પહેલાની નોકરી દે જેવી કે સત્તા બોલાયા એટલે બે વરસમાં 6 મહિનાનો પ્રોગ્રામ એના પતો એવું છે કે અમે કેવી રીતે પોલીસ કમિશનર છે જે પોલીસ કો પોલીસ કોર્સે બોલો નાન લેકે ખોટી રીતે નાગરિકો સાથે દુર્વ્યવહાર કરે અમે કેવી એને સજા કરી છે ભય પેદા કરવા માટે ખેડણી કે જો કેટલા પ્રસંગ બોલોને અસાવેરી કામ નોકરી દેજે કેટલા કન્સે બોલો છેર્જેમાં એટલે મને તો ભારત પોલીસ કમિશનર જે છટતા નથી પડતા બધાને ટાર્ગેટ આપે છે એનો જવાબ મને બહુ મોડેથી મળ્યો કેમ કે એ વખતે અમેરિકામાં પણ ઇન્ટરનેટ નહોતું એટલે પબ્લિક લાઇબ્રેરીમાં જાઓ સ્ટડી કરો કે સ્ટડી કરો કે અમેરિકામાં નાગરિકો પાસે રાઇટ ટુ રિકોલ પોલીસ કે ત્યાં નાગરિકોને પોલીસ કમિશનરની નોકરીમાંથી કાઢી મૂકવો હોય તો હાઈકોર્ટના જજને ફરિયાદ નથી કરતી સુપ્રીમ કોર્ટના જજને ફરિયાદ નથી કરતી MP PM MP NIA PM PM home minister કોઈ ફરિયાદ નથી કરતી નાગરિકોના જિલ્લામાં પ્રોસિજર પ્રમાણે જુદા જુદા જિલ્લે થોડી જુદી જુદી પ્રોસિજર છે પ્રોસિજર મુજબ સાબિત કરે કે મેજોરિટી પોપ્યુલેશનને એટલે કે એક લાખમાંથી માનો કે પચાસ હજાર સાઠ હજાર લોકોને આ પોલીસ કમિશનર નથી જતો એટલે પોલીસ કમિશનર કરે એટલે પોલીસ કમિશનર માટે લટકતી કરવાલે છે કે આજે એક કોન્સ્ટેબલ લાંચ લેશે છે તો કાલે બીજો લેશે તો કાલે દસ લેશે તો વીસ લેશે લોકો મને કાઢી મૂકે કે ભાઈ તારું ઇન્ડિવિજ્યુઅલ કેસ તો છે નહીં તારું કામ સુપરવિઝન કરવાનું છે અને જો તું સુપરવિઝન ના કરી તો ત્યાં કરવાનું તો બીજા કમિશનરને મૂકશું એટલે કમિશનર બને એટલા પ્રયત્નો કરે છે છક્કા ગોઠવે સેમિનાર મૂકે નાઇન્ટીન નાઇન્ટી સેવન નાઇન્ટી એટમાં હતો કે દરેક કાર ઉપર પોલીસ કમિશનરે કેમેરા મુકાવી દીધા કે જેથી જ્યારે કોન્સ્ટેબલ ગાડીમાંથી નીકળે અને જો રોકડ નાણાં લેતો હોય કે મારામારી કરતો હોય કે ગાળાગાળી કરતો હોય તો પકડાઈ અને દરેક કોન્સ્ટેબલને અહીંયા એક રેડિયો ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી દીધું એટલે કોન્સ્ટેબલ જે વાત કરે છે આરોપી સાથે એ પણ સીધી બરોબર કંટ્રોલ કંટ્રોલ સેશનમાં જાય એટલે જો કોન્સ્ટેબલ ગાળાગાળી કરતો હોય વ્યવહારની વાત કરતો હોય તો ત્યાં કંટ્રોલ સેશનમાં રેકોર્ડ થઈ આ બધું શા માટે ઓટોમેટિક મૂકવાનું શરૂ કર્યું કેમ કે ત્યાં રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનરને આપણે ત્યાં ટ્રાફિક પોલીસ ઉપર કેમેરા મૂકવાની દરખાસ્ત આવી બે હજાર બે ની સાલમાં કેમેરા ખરીદાઈ ગયા કે જેટલા મેજર ટ્રાફિક પોલીસ છે ત્યાં કેમેરા મૂકવા હજુ સુધી કેમેરા નથી મૂકવા કેમ કે કેમેરા મૂકો તો કોન્સ્ટેબલો પૈસા નહીં શકે અને કોન્સ્ટેબલો કહે કે ભાઈ અમે પૈસા નહીં લઈ ગયા અમે કમિશનરને કશું નહીં આપ્યું અને ઉપર કશું નહીં જાય કે કમિશનરનો આપતો એમાં પગાર ન પડે કે અમુક ટકા કમિશનર રાખે ને અમુક ટકા પછી ગૃહમંત્રી પાસે જાય ને અમુક ટકા રાખે એના અમુક ટકા પછી મુખ્યમંત્રી પાસે જાય આથી ચેન્જ કરવાના પગાર એટલે હજુ સુધી આપણી જોઈન્ટ પર કેમેરા નથી કેમ કે આપણી પાસે નાગરિકો પાસે અને ત્યાં રાઈટનું પોલીસ કમિશનર છે પોલીસ કમિશનર બને એટલું જલ્દી ટેકનોલોજી મારફત કે સત્તા મારફત પોતાના સ્ટાફને કંટ્રોલ કરવા માટે સ્ટાફને એફિશિયન્સી વધારવા માટે પ્રયત્ન રાખશે અદાલતોમાં પણ આજે પછી મેં અમેરિકાનો વધારે સ્ટડી કર્યો તો ત્યાં રાઈટ ટુ રિકોલ ગવર્નર છે એટલે કે રાઈટ ટુ રિકોલ મુખ્યમંત્રી રાઈટ ટુ રિકોલ હાઈકોર્ટની જજ અમેરિકામાં નાગરિકો પાસે હાઈકોર્ટ ચીફ જજને ઘરભેગો કરવાનું પ્રોસિજર છે અમેરિકામાં કેમ નવાણું ટકા કેસનો ચુકાદો અઠવાડિયા પંદર દિવસની આવે છે કોઈ મજાક નથી કરતો ત્યાં આરોપીની ધરપકડ થાય એના મેક્સિમમ ત્રણ અઠવાડિયાની અંદર ચુકાદો આવે છે અને કેસ શરૂ થાય એના મેક્સિમમ નવાણું ટકા કેસનો ચુકાદો અઠવાડિયા પંદર દિવસ સિવિલ કેસમાં થોડો ટાઈમ લાગે હિસાબ તપાસ કરવાનો હોય ઘણું બધું પણ સિવિલ કેસમાં પંચાણું ટકા વધારે ક્ષેત્રો ત્રણ મહિનાની અંદર શું કામ કેમ કે નાગરિકો પાસે હાઈકોર્ટ પર છે એટલે હાઈકોર્ટનો જજ અને જે પ્રિન્સિપલ જે જોડે છે ટાઈમ લાગે છે ત્રણ અઠવાડિયા ચાર અઠવાડિયા પાંચ અઠવાડિયા છ અઠવાડિયા એટલે જ્યારે છ અઠવાડિયા ત્યારે એને સ્ટેટમાં પાર પડે છે કે જો વધારે ટાઈમ જો લોકોમાં નોકરીમાં નીકાળી એટલે એના માટે જે કંઈ કરવું હોય નવી અદાલતો ખોલી કલર્સ મોકલવા માટે નવા કોન્સ્ટેબલોની ભરતી કરી નવા જજની ભરતી કરી નવા સ્ટાફની ભરતી કરી એ પ્રયાસો કરે અહીંયા પરિસ્થિતિ શું છે કે હાઈકોર્ટના જજને ખબર છે હું મારો પોતાનો એક દાખલા હું સ્ટડી કરવા માટે મેટ્રોપોલિટન કોર્ટમાં તો કોન્ટ્રાક્ટ કેસ હતો મારા તો હું માઇનર હતા તો એક વખત મેં જોયું કે તેર નંબરની કોર્ટ કે નવ નંબરની બે હજાર ચાર ની તારીખ ચાર મહિના સુધી કોર્ટમાં જજ જ નહીં શું કામ જેમ કે જજની ટ્રાન્સફર થઈ તો હાઈકોર્ટના બે મહિના પહેલા ખબર છે એટલે એ રીતે જો તો છ મહિના સુધી કોર્ટ ખાલી બે મહિના પહેલા ખબર હતી કે આ ભાઈની ટ્રાન્સફર ટ્રાન્સફરમાં થવાની છે એટલે એના જગ્યા ખાલી નથી તો એ બે મહિના વધતા બીજા ચાર મહિના જજની વિનોદ કરતા એટલે હાઈકોર્ટના જજે પડી જ નથી કે ભાઈ ભલે ને ના જે કરવાનું છે ને તો અંદાજ કોઈ કરતો સામાન્ય કોઈ શું કરતા કરતા પ્રજા માટે હાઈકોર્ટના ન્યાયાધીશને કાઢી જોવાની પ્રોસિજર તમે સાચું કે કેટલા ટકા લોકો પાસે ના કેટલા ટકા આપીલો પાસે હાઈકોર્ટના પગથિયા ચડવાની છે હાઈકોર્ટના પગથિયા ચડવાની કિંમત શું દસ હજાર તો મિનિમમ વધારે પણ દસ હજાર તો મિનિમમ તો એનો અર્થ છે ગુજરાતની નવ્વાણું ટકા પ્રજા પાસે નીચલી કોર્ટમાં ચુકાદો ભગવાનનો ચુકાદો હાઈકોર્ટમાં થઈ શકે એમ નથી તેમ છતાં હાઈકોર્ટના ને નીચલી કોર્ટ સુધારવામાં જવાય નથી હવે કઈ રીતે આ થઈ શકે છે એના ઉપાયો પર આવું અને પછી છેલ્લે ન્યાયાધીશોના અમુક ભ્રષ્ટાચાર વિશે બોલ્યું ये प्रथम तो किया है ये नागरिक प्राय रुपया आती है ये पाँच रुपया आती है ये ठीक है तो ना ठीक करें नक्की बच रही है पर प्राण के पाँच रुपया आती है नागरिक कोई पण किया है ऊपर बिजली कोर्ट ना રજિસ્ટ્રાર પાસે જઈ પોતાનું નામ ઉમેર્યું આ એક પ્રોસિજરનું સજેસ્ટ કરું છું કામ કેમ કે પીઆઈએલ પબ્લિક હેતુ માટે થાય છે અને અમુક ન્યાયાધીશો એમ કહે છે કે આ ખાનગી માણસ છે આ સંસદ છે પંચાયત છે પબ્લિક ખાનગી બજારો લઈને આવે છે આ ખાનગી બજારને બીજા પબ્લિક ઇન્ટરેસ્ટથી લોકો પછી સજામંદન પત્ર સજામંદન દેવો એટલે આ રીતે જો નાગરિકને તક મળે કે એ પાંચ રૂપિયા આપી ત્રણ રૂપિયા આપીને પોતાનું નામ ઉમેરી શકે તો હજારોની સંખ્યામાં જ્યારે નાગરિકો નામ આવશે તો પછી ઘર પાસે આ સેવાની તક નહીં મળે કે આ ખાનગી એટલે મારી વિનંતી તમામ વકીલોને છે હાઈકોર્ટમાં એક આ મુદ્દા ઉપર ફરિયાદ કરવી કે કોઈ પણ ફરિયાદ ફાઇલ થાય તો હાઈકોર્ટના નાગરિક છું ભારતનો નાગરિક છું આ છે એટલે નામ આમાં ઉમેરો પછી વ્યક્તિને બોલાવો ન બોલાવી જે પંદર દસની મંજૂર તો એનાથી પંદર ખબર પડશે કે લાખો નાગરિકો સુપ્રીમ કોર્ટના એક બે દાખલા જૂનો છે ડિસેમ્બર બે હજાર બે હજાર પણ ડિસેમ્બર બે હજાર નેટો એ પબ્લિશ કર્યું એની વિકૃતિ એ બોમ્બેમાં હોટલના રૂમ ભાડે રાખ્યો અને એને રૂમ ભાડે રાખ્યો છોકરીઓ પ્રાણ બોલાવી પોલીસને કોઈએ માહિતી આપી એટલે પોલીસે ત્યાં રેડ પાડી થોડો મોડો પડ્યો છે એટલે પણ છતાં રંગે પકડ્યો એને એટલે પોલીસનું માથું પડતું કે આ કેસને મારે તોડ કાઢી નાખો આને તમારે જેલ ભેગો એટલે બધી સાબિતી ભેગી કરી એના લેપટોપમાંથી વિડીયો નીકળી એટલે આની બીજી વિડીયો બળાત્કાર કરીને વિડીયો ઉઠાવ્યો બનાવી આખી દુનિયામાં મોકલી તો સ્વિટરલેન્ડની ફોરેન્સિક લેબોરેટરી અમેરિકાની ફોરેન્સિક લેબોરેટરી બ્રિટનની ફોરેન્સિક નો રિપોર્ટ આવી ગયો કે આ વિડીયો જેની આ માણસ છે અને આ બધી છોકરીઓ આ છે પોતાનો બતાવે એટલે ભારતની ફોરેન્સિક લેબોરેટરી સિસ્ટમાં આવી ગઈ તો તોડ કરીને કે ખોટી છે આ ખોટી તો સામે સામે વિવાદ થાય એટલે ભારતની ફોરેન્સિક એ પણ એમ કીધું કે આ વિડીયો ટેપ જેન્યુની એટલે નીકળી બોર્ડનો ડર લિસ્ટમાં આવી ગયો કે આટલા બધા પુરાવા એટલે એને સાત વર્ષની સજા તરીકે ઓછી છે આપ તો વકીલો મને ખબર છે કે આવા કેસમાં મિનિમમ પંદર વર્ષની સજા લાઈફ લાઈફ લાઈફ ગુજરાત બોર્ડના જજે સાત વર્ષની સજા કરી હાઈકોર્ટના જજની દાંડાઈ જુઓ ભ્રષ્ટાચાર અને દાંડાઈ બંને તેને માત્ર છ લાખ રૂપિયા રૂપિયાનો દાન કરી રહ્યો છે એટલું પુરાવા હોવા છતાં હાઈકોર્ટના ન્યાયાધીશે છ લાખ રૂપિયાનો દંડ કરીને એને બધા દોડીને સુપ્રીમ કોર્ટ કેન્સલ કરો તો સુપ્રીમ કોર્ટના ચીફ ખરે પોતે સદે લોકોએ એને વિડીયો બતાવી પોર્ટેબલ ડીવીડી પ્લેયર લઈ ગયા જો ભાઈ આ વિડીયો જોવો તમે અને આમાં આ વિડીયો છે અને નીચલી નો પુરાવો છે નીચલી કોર્ટના આટલા આટલા પુરાવા નોંધ્યા છે તો ઓનરેબલ ચીફ જજ ખરે પોતે પોતાના કરકલમોથી એને જામીન આપી દીધી મારા દેશ હવે તમે કહો ત્રણસો છોતેર ના કેસમાં ઉંમર અઢાર વર્ષથી નીચે હોય તો જામીન મળે આ વસ્તુ ખરેને ખબર નહોતી પંદર કરોડ રૂપિયા ની આમ લીધી છે હું માઇક ઉપર કહું છું અને આ વિડીયો મીટિંગ છાપાવાળા શું કરે છે છાપાવાળા આવું કહું છું સાહેબ છાપાવાળા રિપોર્ટ કર્યો આપણે વિગતમાં જઈએ હું અહીંયા કહું છું કે ચીફ જજ ફરે પંદર કરોડ રૂપિયાનો કોડ કર્યો હતો અને ચીફ જજ ફરે તે તમામ ન્યાયાધીશોને કહું છું મારા કંડમની નોટિસ મોકલાવે એનો જજમેન્ટ છે કે એને બેલ આપી દીધી આઠ વર્ષની ત્રણ છોકરી ઉપર બળાત્કાર કરનારને એને બેલ આપી સ્વિટરલેન્ડનો અવજ પત્યો હતો ચીફ જજ ખરેને ખબર હતી કે આ માણસ દેશ છોડી ભાગી જવાનો એને ખબર હતી છતાં એને જામીન આપી દીધી માણસ દેશ છોડી ભાગી ભાગી ગયો ચીફ જજ ખરે એને મદદ કરી ભાગી જવાનો ઇન્ડિયન એક્સપ્રેસે રિપોર્ટિંગ કર્યું હતું પણ એને બે રિપોર્ટિંગ કર્યું પછી એને પણ તોડમાણ કરી બંધ કરી દીધું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટિંગ જ ના કર્યું અને ગુજરાતી છાપાઓની એટલે વાત નથી કાપડ દિલ્હીમાં બેસેલી એ લોકો દિલ્હીમાં સફર કાઢી નાખતા જે અંગ્રેજી છાપામાં આવીને ઓળખવા કરે છે એને પ્રોફાઇલ પણ નહીં હું ઇકોનોમિક્સ સાથે એના ઘણું બધું ડાયમેન્શન સ્ટડી કરી છે ગુજરાતી દિલ્હીના લોકલ ન્યૂઝપેપર દિલ્હીના લોકલ ન્યૂઝપેપર અમુક રિપોર્ટ કર્યો મને ખબર નથી પણ આમાં સુપ્રીમ કોર્ટના ચીફ જજ પોતે એટલે રિપોર્ટ કરે અને વધારે પડતું રિપોર્ટ કરે પણ તો બીજા બીજી દિવસે કોઈની મારફત જેલ મેળવો કરે છે આમાં ન્યાયાધીશોની તુલના કરી તમે કહો કે એક ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ના પ્રતિનિધિએ પચીસ હજાર લોકોમાં સર્વે કર્યો આપણા ભારતમાં કે ભાઈ જ્યુડિશરી નું પરોક્ષણ કર્યું પોલીસ નું પરોક્ષણ કર્યું એજ્યુકેશન નું પરોક્ષણ કર્યું તો ન્યાય મિત્રો બીજા નંબરે પાછું તો પહેલા પોલીસ નો નંબર આવ્યો બીજા નંબર આવ્યો ન્યાય મિત્રો જાતા ભારત માં એટલે મે તો બદર ન્યાય મૂર્તિઓને અને મૂર્તિ પૂજા કરીને મૂર્તિ પૂજા એટલે આપા ગુડીજીની સમાજમાં મૂર્તિ પૂજા થાય મૂર્તિ પૂજાને ન્યાય મૂર્તિ કહેવાય ન્યાય મૂર્તિ દ્વારા પૂજન આવે કે ન્યાયમૂર્તિ ભગવાન છે ન્યાયમૂર્તિ કદી પૈસા ખાય નહીં ન્યાયમૂર્તિ કદી સગાવાત ના કરે ન્યાયમૂર્તિમાં કદી મૂર્તિ વેળે ખાય હોય અને પછી મારા જેવા ધસાવે કે ન્યાયમૂર્તિ ટીકા કરીશ તો જેલ ભેગો કરી હા કન્ટેમ્પર કોર્ટ છે એ લુખાના લુખા ગુંડા કરતી લુખી દાદાગીરી છે એકદમ લુખા ગુંડાની જેમ ન્યાયાધીશો ધમકાવતા હોય છે કે તે મારા ભ્રષ્ટાચારને ઉભા કરવાની કોશિશ કરીશ તો કન્ટેમ્પના પૈસા તમે જેલ ભેગો એટલે મેં કીધું કે તમારા બાબા એને પંદર રાજ્યોમાં સર્વે કર્યો દિલ્હી ગુજરાત મહારાષ્ટ્ર વગેરે એવા પશ્ચિમ બધા નાગરિકો પાસે ક્વેશ્ચનરી આપી હતી તો પોતે દિલ્હીમાં છે દિલ્હીમાં એને સર્વે બહાર પાડ્યો તો ન્યાયાધીશોએ એની માથા એના ઉપર પંદરની નોટિસ કાઢી ક્યાં જમ્મુ અને કાશ્મીર ત્યારે એને લખ્યું છે કે જમ્મુ કાશ્મીરનો સર્વે કરી ન શક્યો એને પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે જમ્મુ કાશ્મીરનો સર્વે કરી નથી શક્યો એટલે તમે આ જુદા જુદા જે નાણાં ભંડારો કરતો છે ને તમે ત્યાંની તમે કોઈ ગુનાની સામે મળો એટલે અહીંયા પાટણમાંથી ફરિયાદ નોંધાય બોમ્બેમાંથી ફરિયાદ નોંધાય તમે કલાકની અંદર દસ જગ્યાની સામે કાઢીએ એવો જ ધંધો ન્યાયાધીશો કરે ગુજરાત જે અમને અમારા ભ્રષ્ટાચારનો વિરોધ કરશે અને કોર્ટના એ ઉપરાંત ઢગલાબંધ કેસ હું આપી શકું પણ આપણે ઉપાયો પર ધ્યાન આપીએ એક ઉપાય મેં કીધું રાઇટ ટુ રિકોલ છે right to recall public prosecutor અમેરિકામાં છે અમેરિકાના નાગરિકો જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર અને રાજ્યના પબ્લિક પ્રોસિક્યુટરને બદલી એટલે કે આ પબ્લિક પ્રોસિક્યુટરનો ભ્રષ્ટાચાર હોય પછી આવે છે જ્યુડિશરી આ બહુ મહત્વનું જ્યુડિશરીમાં ભ્રષ્ટાચાર કરતા મોટી સમસ્યા સત્તાવાર છે સત્તાવાદી ભ્રષ્ટાચાર હશે એ સત્તાવાદી ભ્રષ્ટાચારની એક ચેનલ માત્ર છે જે હું પોતે પૈસા ન લઉં કેમ કે પોતે આંધો પૈસા લઉં મારા જુગાડો પડી જાવ એટલે હું આના સત્તાઓ મારફત લઉં પંદર સભાને ગોઠવી લઉં કોઈને પબ્લિક પ્રોસિક્યુટર બનાવી દઉં કોઈ મિનિસ્ટરનો કેસ મારી સામે આવે એટલે પહેલા એને ધમકાવું ફલિકો કે અમારા સગાને કોલેજ પ્રતિષ્ઠા બનાવી ગયા જિલ્લા માટે રાજ્યમાં ગમે તે એક અલગ જેવું પણ સગા કોલેજ પ્રતિષ્ઠા બનાવે એટલે મિનિસ્ટરનો ભાઈ દોષ કરી નાખો અથવા તો ક્રોસ નેપોટિઝમ અને ન્યાયાધીશો એવું તો નથી કે હું ન્યાયાધીશ હોય તો મારા સગા કોર્ટમાં રિપોર્ટમાં આવું પણ હું રેકર્ડ કોર્ટની છું જસ્ટ આપણું આપું છું તમે કંઈક બીજા રડર જશો બીજો જશો એને કહું કે અમારો ભત્રીજો છે એનાથી પાંચ કરોડ કમાવી લેજે તારા ભાણે મારી કરોડના મોકલજે એને હું પાંચ કરોડ કમાવી લઈશ અને દર પાંચમી તારીખે બધા ન્યાયાધીશો બેસીને સેટલમેન્ટ કરી દે કે ભાઈ કેટલું કઈ પહેલા કઈ બાકી રહ્યું હોય દર પાંચમી છઠ્ઠી તારીખે અને પછી ક્યારે કરી કરો એના મારે ચાર કરોડ કમાય એને મારા ભત્રીજાને પાંચ કરોડ કમાયા નવ કમાઈને મારે એના ભત્રીજાને એક કમાવ્યા એટલે ક્રોસ ને પોઝિશનથી એ લોકો મોટે પાયે ભ્રષ્ટાચાર કરતા હોય છે તો આનો ઉપાય શું આનો ઉપાય છે જુડી જુડી સિસ્ટમ એટલે શું કે અમેરિકામાં મેં કોઈ માની લો મારી કોઈ ગેંગ છે અને મેં વીસ પચીસ મારા ગેંગની જે ગુંડાઓ છે અને પાંચ પાંચે વિસ્તારમાં ગુંડાગીરી કરે છે હપ્તા વસૂલી પછી મારામારી જે કઈ ગુંડાગીરીના કામ હવે ભારતમાં શું થશે કે મારા ગેંગના પચીસ ત્રીસ ગુંડાઓ સામે જેટલા કેસ થયા બધા ત્યાં થશે પાંચ મેટ્રોપોલિટન કોર્ટમાં દરેક પોલીસ સ્ટેશનની એક કોર્ટ એટલે પાંચ ન્યાયાધીશોના દરેકના બે ત્રણ બે ત્રણ સભા મારી પેનલ ઉપર રાખી દેવો એટલે મારા ગુનાઓને સો ટકા એડમિટર કરી દે મળી કે મેજિસ્ટ્રેટ સાહેબ છે એ સાક્ષીઓને ધક્કા કરાવે કરવાની થપી નાખ્યો અને જ્યારે સાક્ષી આવવાનું બંધ કરે ધક્કા ખાઈને કે ટ્રાફિક થઈ જઈને એટલે પછી પોલીસને ઠપ્પો આપે પોલીસ કોઈ સાક્ષી રજૂ નથી કરી શકી પુરાવા નથી આપી શકી માટે કેસ ડિસમિસ કરવામાં આવે છે આરોપીને છોડી દેવામાં આવે અમેરિકામાં જુરી સિસ્ટમ છે એટલે કે મેં અને મારા ગુંડાએ વર્ષમાં માની લો હજાર ગુના કર્યા હોય એમાંથી બસો કોર્ટમાં ગયા તો દરેક સ્ટેટમાં જુદા બાર નાગરિકો વોટર લિસ્ટ જે હોય જિલ્લાનું પચાસ હજાર લાખનું એમાંથી એટ રેન્ડમ બાર નાગરિકો લેવામાં આવે એટ રેન્ડમ એટલે મારા માણસ તમારા માણસ એવું નહીં ભાજપના કોંગ્રેસના એવું કશું નહીં એટ રેન્ડમ બાર માણસોને બોલાવે અને બાર માણસો ફરિયાદીઓને સામે આરોપીને સામે અને કાયદામાં કોઈ ખબર નથી તો બંને ફરિયાદી અને આરોપીને વકીલોને માહિતી આપે કે ભાઈ આ ગુનો છે આ ગુનામાંથી આ કાયદામાં લખ્યું છે જજ પણ માહિતી આપે અને છેવટે બાર નાગરિકો નક્કી કરે કે આ વ્યક્તિને સજા કરવી કે નહીં અને અમુક રીતે નક્કી કરે છે કેટલી સજા કરવી એટલે એમાં સાત કાંઠ તૂટી જાય કે હું બોલ્યો છું મેં મને ખબર છે કે આ અઢાર નાગરિકોને મારી સામે આવી લાખના વોટર લિસ્ટમાંથી આવશે દસ લાખના વોટર લિસ્ટમાંથી આવશે તો દસ લાખના મારે ચેનલના દસ વકીલો કે સો વકીલો તો હિસાબે હું લાખ લોકોને સગાવાળાઓને પકડનો અને એક વકીલ છે એક એક માણસ જુડીમાં આવ્યો તો દસ વર્ષ સુધી જુડીમાં રિપીટ નથી એટલે કે ન્યાયાધીશોના સત્તાવાળા વકીલો અને ન્યાયાધીશો વચ્ચેની સાંઠગાંઠ છે એ જ્યુરી સિસ્ટમમાં સંપૂર્ણપણે ખલાસ અને આ જ્યુરી પ્રથા ભારતમાં મેકાલે અઢારસો સત્તરમાં મૂકી હતી અને જવાહરલાલ નહેરુએ ઓગણીસો છપ્પનમાં કાઢી નાખી અને સુપ્રીમ કોર્ટને ન્યાય એની પાછળનું કારણ શું હતું નાણાવટીનો કેસ છે નાણાવટી કેસમાં તમે જો જૂનીનો જજમેન્ટ તો સારું હતું यूरी में ये ऑप्शन पूछवाना है कि हमारे से निर्दोष हो फांसी नहीं सजा तो यूरी में पूछवाना भी हो कि हमारे से निर्दोष हो सात वर्ष ना जेल में मुझे फांसी सजा आपकी तो पांच वर्ष की सजा आपकी निर्दोष ना બે ઓપ્શન આપે કે ફાંસીની કરવી કે નેતો છોડો પહેલા એમ જોયું કે આ માણસે ચોરમાવીને ગુનો કર્યો છે તેનો જે માણસ હતો લંપટ હતો નથી આપણે એ જમાનાની વાત કરીએ એ જમાનામાં લંપટભાઈ ખૂન કરતા વધારે ગંભીર જે જે લોકોને નાણાવટી કેસનો ખ્યાલ હશે મોટા ભાગના લોકો ખ્યાલ હશે એટલે જુદી નો કેસ બરાબર જ હતો પણ એનો લાલ નો એને જવાહરલાલ આખું ભારતમાં જુદી પ્રથા કેન્સલ કરવા હકીકતમાં કારણ શું હતું કે જુડી માં સેંકડો કેસ જે થયા એમાં જજને જમીનદારોની વિરુદ્ધ આવી રહ્યું હતું અને ખેત મજૂરની તકડીમાં કેવી રીતે જુદી સિવિલ કાળ નતો હતી ને ક્રિમિનલમાં પણ ખેત મજૂર છે એ સિવિલ કે ફાઇલ કરે પોતાની જમીન માટે એટલે ન્યાયાધીશ જમીનદારો એને ગુંડા મોકલીને માર ખવડાવે એટલે ખેત મજૂર ગુંડાતાને ક્રિમિનલ કેસ ફાઇલ કરે અને ક્રિમિનલ કેસ ખેત મજૂરની ફેવરમાં આવે ગુંડો જેલ ભેગો થાય એટલે જમીનદાર પાણી માં બેસી જવું પડે એને એટલે જમીન એટલે જમીન ખેત એટલે જમીન ખેત ને ન મળે એના માટે જરૂરી હતું કે મોટા પાયે ગુંડાઓનો ઉપયોગ થાય અને ગુંડાઓનો ઉપયોગ તો થઈ શકે તો ન્યાયાધીશો ચુકાદા આપતો જો જુરી ચુકાદા આપણે ગુંડા જેલ ભેગ એટલે જરૂર જુરી ચુકાદા ખરાબ એટલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનો હેતુ શું હતો કે એમણે જોયું કે જુરી પ્રથા છે ત્યાં સુધી અમારા જે સભાવાળાઓ સુપ્રીમ કોર્ટમાં બેઠા છે એમને કોઈ પૈસા નહીં મળે આજે જયારે વકીલને ખબર હોય કે સભા તો જુરીને આપવાની છે તો ધર્મને સાથ આપે પણ માખણ ના કે ચુકાદો તું ક્યાં આપવાનો છે તું ચુકાદો આપવાની તો જેટલું માખણ લઈ નહીં જેટલા પૈસા જોતા પણ તું ચુકાદો નથી આપવાનો ચુકાદો જુરી આપવાની છે તો કાપણી આપી દઈએ બિસ્કીટ આપી દે વધારે કશું નહીં એટલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના સગાવાલાઓ નીચલી કોર્ટના જજ હતા અને એ લોકો હજારો એટલે એ જમાના હજારો એટલે આજના કરો હજારો રૂપિયા કમાઈ શકે એટલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જોડી શકે અને એને કારણે ન્યાયાધીશો અને એમના સદાવાળા વકીલોની આખી સાંજ જે આંકડો પાછો એને કારણે આખા ભારતની અદાલતો ખોલાય આજે તમે જો કે કોઈ પણ સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના કે નીચલી કોર્ટના ઓળખીતો વકીલ જાય તો ગમે તેવા કેસમાં જામીન મળી જાય છે પછી પેલા દસ ખૂન કર્યો હોય કે ગમે તે કર્યું એને તરત જામીન મળી જાય છે ને રેગ્યુલર કેસ હોય તો જામીન તો જવાબ તો અમુક કેસ એવા છે કે જેમાં એક માણસ ઉપર ગુનો હતો ત્રણ વર્ષની સજા થઈ શકે ન્યાયાધીશો એને પાંત્રીસ વર્ષ જેલમાં પૂર્યા સ્વર્ગટ કેમ કેમ કે એને ગુસ્સામાં આવીને કંઈક જજને તમારો મારી દીધો ચપ્પલ ખેંચ્યું એટલે જજે કાઢવા નાખ્યું તો તમે તો હું જેલમાં જ રાખી નાખી જિંદગી એટલે એ જજની ટ્રાન્સફર થાય તો તે બીજા જજને કહી દે કે આને નથી છોડવાનો અને પછી તેમની હાઈકોર્ટમાં ટ્રાન્સફર થઈ એટલે નીચલી કોર્ટના જજ હાઈકોર્ટને નક્કી કરે એટલે એને કે આ માણસને નથી છોડવાનો એટલે જેટલા જજ આવે એનો મુદ્દો જ પાડ્યા રાખે જામીન ના આપે તો જે કેસમાં એને ત્રણ વર્ષની મેક્સિમમ સજા થઈ શકે એમ હતી એમાં પાંત્રીસ વર્ષ અંદર પ્રિઝનર કરી ગયો એના પછી કાયદો આવે કે જો અડધી સજા ભોગવી લેવી હોય તો એને જામીન આપી કાયદો પછી જ આવ્યો આ હું તમને બે હજાર સાત પેલા એટલે એ રીતે જુદા આમાં પરિણામોની જરૂર છે અને પાના નંબર ત્રણ ઉપર છે કે રાઇટ ટુ રિકોલ જજ પ્રથા લાવી જુરી પ્રથા કઈ રીતે આવી શકે છે એનો ડ્રાફ્ટ મેં રાહુલ મહેતા ડોટ ઉપર આપ્યો છે કે જુરી પ્રથાનો લખાણ ગેઝેટમાં છાપવામાં આવે તો ભારતમાં જુદી પ્રથા ફરીથી શરૂ શકે છે આ એક પણ લખાણમાં બંધારણનો સુધારો કરવાની જરૂર છે આજે રાઇટ વિરુદ્ધ દલીલ કરતા હોય છે આપણા બંધારણમાં રાઇટ ટુ રિકોલ નથી અમેરિકાના બંધારણમાં પણ રાઇટ ટુ રિકોલ નથી રાઈટ ટુ રિકોલ લાવવા માટે માત્ર પ્રેઝન્ટ નોટિફિકેશન જરૂરી છે એના માટે બંધારણમાં કોઈ સુધારો ઉમેરો વધારો કરવાની જરૂર છે જે તે દેશોમાં રાઈટ ટુ રિકોલ છે ત્યાં ક્યાંય બંધારણમાં રાઇટ ટુ રિકોલ જોગવાઈ બંધારણમાં જરૂર નથી બંધારણમાં લખીને અધિકારો વાંચન કરવામાં આવ્યા બંધારણમાં કયા દુનિયાનું કયું બંધારણ પ્રોસિજરલ ડિટેલ આપે છે right to recall is procedural matter એ ડિક્લેરેટિવ મેટર નથી અધિકારો સાથે સંકળાયેલી વસ્તુ નથી એટલે આમાં પછી જે અદાલતોની સંખ્યા હોય તેર હજારથી વધારીને એક લાખ કરવામાં આવે તમે સાધુભાઈ માનો કે ત્રણ કરોડ પેન્ડિંગ કેસ છે એક અદાલત જો સો જજમેન્ટ આપે વર્ષમાં ત્રણસો જજમેન્ટ પણ આપે તો પણ આ ત્રણ કરોડ કેસને ચલાવતા મિનિમમ તમને એક લાખ અદાલતો જશે ત્રણ વર્ષનું જજમેન્ટ જોતું ત્રણ વર્ષની અંદર આ કેસનો નિકાલ કરવા માટે ત્રણ જતા અને પછી ધોરણ આઠમાંથી અથવા તો માની જાતિ કહે છે ધોરણ આઠમાંથી કે વાલી જાતિ કહે ત્યાંથી વિદ્યાર્થીને કાયદાનું શિક્ષણ આ બહુ જરૂરી કેમ કે કાયદાનું શિક્ષણ નથી એટલે ન્યાયાધીશો બેફામ યુગ ચલાવતા હોય છે આખીઓને છેતરતા હોય છે અને આખીઓ પણ સમજી ના શકે અને વકીલ છે એને સ્વાભાવિક રીતે ન્યાયાધીશને જરૂર પડે પાણીને રહેશે મગર નાખશે હું વકીલોની નિંદા નથી કરતો એટલી મર્યાદા છે કે વકીલ લડી લડીને ન્યાયાધીશ સુધી ક્યાં સુધી લડવું પડે જો ન્યાયાધીશ ખાર ખાય અને દેતા ન્યાયાધીશો જો ખાડ ખાય તો વકીલ શું દખલ થાય એટલે વકીલ ન્યાયાધીશો ન્યાયાધીશોના ભ્રષ્ટાચાર સામેની લડત છે કે મહદ વિશે સામાન્ય પ્રજા પટેલના વકીલો ઇન્ફોર્મેશન આપી શકે માહિતી આપી શકે ટેકો આપી શકે પણ ફ્રન્ટમાં આવું એટલા માટે હું એવું નથી કહેતો કે આવા નથી માંગતા પણ એની મર્યાદા છે કે એ લોકોને રોજ ન્યાયાધીશો સાથે પનાળો પાડવાનો છે અને જો ન્યાયાધીશો વિફળે તો વકીલને ભીખ માંગતો કરશે બધા ન્યાયાધીશો જો ભેગા થાય કે આની હું દાખલા છે મારી પાસે કે જેમાં ન્યાયાધીશો અસીલને ચેમ્બરને બોલાવીને સમજાવતા હતા કે વકીલ બદલ કાલમ પાસે અભિનુ જજમેન્ટ આપે અને એ વકીલની બધી બ્રીફ બીજા વકીલો પાસે તો અપીલ છે ચેમ્બરમાં બોલાવીને કે વકીલ બદલ તો મારે એટલે આપણે પ્રજાજનોને અમુક વકીલો માહિતી આપી શકે વકીલો ઘણો ટેકો આપે છે પણ અમુક લિમિટ પછી પ્રજાએ જાતે આંદોલન ઉપાડવાનું છે ન્યાયાધીશોને સુધારવાનું છે ન્યાયાધીશોને સીધા કરવાનું એટલે અને સમરી તો મેજર પ્રોબ્લેમ બતાવે છે કે રાઇટ ટુ રિકોલ સુપ્રીમ કોર્ટ જજ રાઇટ ટુ રિકોલ હાઈકોર્ટ જજ રાઇટ ટુ રિકોલ ડિસ્ટ્રિક્ટ જજ ના લખાણો બેનરમાં છપાવવા માટે આપણે મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને સમજાવવા પુસ્તકો લખાણો ધરાવવા રાઇટ ટુ રિકોલ જજ આવશે એટલે જે ન્યાયાધીશો આવે સાતમા આસમાને ચાલે છે ચોવીસ કલાકની અંદર જમીનથી સાત ઇંચ ઉપર ચાલતા થઈ જશે બે ત્રણ દિવસના જમીન ઉપર ચાલતા થઈ જશે એમાં કરવામાં થોડું અકરું લાગશે તો હું ન્યાયાધીશ અને મારે જમીન ઉપર કરવાનું પણ બિનની લેવાય કે પ્રજા પાસે જયારે ન્યાયાધીશ બે ન્યાયાધીશ ઘર ભેગા થશે એટલે ન્યાયાધીશો આગળ છોડી દેશે અમને સર કહો કે અમને જસ્ટિસ કહો કે અમને લોન ઓનર કહો કે અમને મિલર કહો અમેરિકામાં નીચલી કોર્ટમાં વકીલો કાકીલો કાકીલો મિસ્ટર જજ કહીને બોલાવે કોઈને મિલોડ કહેવાની જરૂર નથી પડતી કોઈને કામદાર કહો કહેવાની જરૂર નથી પડતી મિસ્ટર જજ કહીને બોલાવે રિસ્પેક્ટેડ જજ બરાબર છે રિસ્પેક્ટેડ જજ છે સરકારી અધિકારી છે પોતે સત્તા લઈને સત્તાનો સદુપયોગ કરવાની નાગરિકો ત્યાં મોટા ભાગના જજ ઉતારેલો છે ડિસ્ટ્રિક્ટ અમેરિકામાં મોટા ભાગના રિસ્પેક્ટેડ જજ છે પણ મિલોડ કહેવાની ક્યાંય જરૂર નથી પડતી મેં એવો દિવસો કરી હતો એટલે આ બધા આપણે જ્યારે નોટિફિકેશન ચૂકવા માટે પ્રયત્ન કરીએ અને જેમ જેમ આ પ્રકારના કાયદાઓ સુધરશે એમ ડિવિઝનમાં ભ્રષ્ટાચાર થતો નથી અને સખાવત થતી તો રાયપુરી પર હાઈકોર્ટને જોડી દ્વારા આમ આ પ્રસ્તાવિત કાયદાઓ હું સૂચવું છું અને જે વ્યક્તિઓને આ રસ લાગેલો એને વિનંતી કરું છું કે રાહુલ મહેતા પર ફોર્મ પછી વધારે વિગતો ડાઉનલોડ કરશે અને સતીક્ષા આપી છે એના પાછળ મારું સરકાર નંબરથી મને કોન્ટેક્ટ કરો